બધા રાગ ને નાશ કરવાનો સંસારના એવું પણ તો એને લાયા આ ભાવમાં નહીં વેચ્યું એક અવતાર વધારે થશે કે ના આ વિજ્ઞાન જેવું છે જેનાથી જે કપાવતી કરી ને દીધા ઘી દોષો કોણ ઉપાય વાત લોકો ગાયબ કરે શું હું તો તમે તમે કહી ગયા કોઈને દોષ નહીં એને કેટલા બધા દેખાયા ત્યારે એને કહ્યું આ તો નાલાયક જ છે કે બીજા કયા લાયક હતા <laughs> માલ એવો છે જોતા કોઈ બધા દેખાતું નથી નવીન કર્યું નથી દેખાતું જે ખબર દેખાઈ જાય ને થઈ ગયું પછી આની પછી તો મારો અંધારે ના ઉભો એ ખરો ઓછી ગયા પછી ના ને જય ખરી ખરી કઈ કરજો હે આની બીજીના પ્રકાર બુદ્ધિના પ્રકાશથી જેને દોષ દેખાય દોષ દેખાય છે તે જ હજુ પદો નીકળ્યા કરે છે કેટલા નથી હાજરીમાં થઈ સંયમ પરિણામ એટલે બહુ થઈ ગયું કલ્યાણ થઈ આ દોષો જે દેખાતા એમાં સંયમ પરિણામ કહેવાય એ અમને સમજાય બહુ ઊંચી વસ્તુ કોઈને જીવતા આ બધા શ્રી સિંગરો છે બધા એમને પતિ પદ ગવડે જીવતા કોઈ પદ નહીં ગવે હા બધી રૂપિયા બધી રૂપિયા જાય અને ગોળી ગોળી પેલા માંગનારા નહીં મળે હજુ એ રીતમાં જાય નાશ જગત જરૂર છે નહીં જરૂર એટલે બહાર અમે રહીએ છીએ અને અમારા અંદર મુકામમાં બેઠા બધા બધું પડે છે તમને કેવી લાગે બધાને ઘર માં બેસી રહે ને પછી બહાર નીકળે ને પણ ઘરમાં ઘરમાં જ બેસે પછી તો ઘર પકડે છે ક્યાં પકડો આનંદ આવે હા સુધારવાનું ગમે પણ સુધારમાં ઘરમાં જ બેસી રહે બહાર નીકળે નહીં એથી પ્રેમમાં ઊંઘા જતા હતા પણ આનંદ નથી ત્યાં દારૂ પીએ ને બેન હરવું કહેવાય જે નવા વિચાર કે બધી ઈચ્છાઓ થાય પછી નવું ચાર્જિંગ નવું ચાર્જિંગ અમારું અમારાથી નવું ચાર્જિંગ થઈ જતું હા તમે ચંદ્રકાંત ભાઈ થઈ જાવ છો એટલે વચ્ચે વચ્ચે થઈ જવાય છે ના આપણે આપણે કંઈક કામ કરીએ ભાઈ આજે વેપાર કરવા ગયા છે ચંદ્રકાંત તરીકે એમ કે કરીએ છીએ પછી સાંજ પડે અથવા થોડા વખત પછી કયું ચાર્જ ને કયું ડિસ્ચાર્જ તમારે સમજવું જોઈએ હા હા એટલે એનો બરાબર સૂક્ષ્મ ભેદ પાછો ઈચ્છાઓ બે પ્રકારની ઈચ્છા તો મરે થયા કરવાની બરોબર બેને તો જન્મ આવ્યો ને હા તો હરાબાર થાય તો હું જોઉં અજ્ઞાન સુધી દાદાજી કઈ ઈચ્છા છે હા ભૂખ લાગી રહી બરાબર હા એ ઈચ્છા પણ આતંકી ઈચ્છા હોય છે બરાબર ભૂખની ઈચ્છા નહીં ઈચ્છા કેવાય હા સૂર્યના હવામાં એવો દેખાય ને માટે આતંક એવો દેખાય તો પેલો આતંક એ આ ઈચ્છાઓનું ફેર બહુ છે પેલું તો હું તમે કામ કઈ જ એવું ફરી શ્રદ્ધા કોઈ તમે બિહારી યારે તારે ને એટલે બરોબર છે પણ આપણે બધા કામ કરીએ અને જે વચ્ચે ઈચ્છા આવે તો એનો ટેસ્ટ દરેક વખત એપ્લાય કરવાનો દરેક વખત કયો ટેસ્ટ એપ્લાય કરવાનો કે આ ડિસ્ચાર્જ ઈચ્છા છે કે આ ચાર્જ ઈચ્છા છે તમે ચંદ્રકાંત થઈ જાઓ તો ચાર્જ થાય વચ્ચે વચ્ચે તો થઈ જાય ને વચ્ચે વચ્ચે ચાર્જ થયું થઈ જાય એ ગુજરાતની કઈ જરૂર કામ સફળ થાય એની દ્રષ્ટિ લગે દ્રષ્ટિ મેળજો ને એ ચાર્જ છે દ્રષ્ટિ ને કામ સફળ ના થાય દ્રષ્ટિ બગડે દ્રષ્ટિ બગડે એટલે દ્રષ્ટિ બગડે હું હું તમારું કામ છું તે જાણીને કામ કરું બગડે નહીં એ બગડ્યા પછી એનું એ બગડીને કામ થઈ ગયું હોય મારી દ્રષ્ટિ ગઈ એ ભૂલ લાગી છે અને પછી હું જમી લીધું એટલે એ દ્રષ્ટિ ખોટી નાખી હા તો મને ફલાનું ગરીબી હોય તો સારું ફલાનું હોય તો સારું પછી ભેગી ના થાય હા તો હા એ બધું વાળી દ્રષ્ટિ ખોટી એટલે એનો એનો અર્થ જેટલી ઈચ્છા બાકી રહી ગઈ એ ચાર છે જાય ને એવું અત્યારે મને બે વાગે ભૂખ લાગી પ્રાપ્ત થાય ને એ બધું ચાર બે ચાર એના માટે પ્રયત્ન કર્યા વગર પ્રાપ્ત થાય તે ડિસ્ચાર્જમાં આવે છે પ્રયત્ન કર્યા વગર પ્રાપ્ત થાય તે માં આવે છે પ્રયત્ન પ્રયત્ન વધો નહીં પ્રયત્ન બે નો પ્રયત્ન થાય તે વધો પ્રયત્ન હા આમ ગેરબાજુ નહીં ગેરબાજુ તમને આપજો બરાબર સખત પ્રાર્થના કરો બાપ જબરદસ્ત અસર જ પડે હા તો એવું પેદા છે એમ મહેનત કરી હા પ્રયત્ન થાય તમને બહુ ભેદ દેખાય છે હા કારણ કે એ દરેક વખતે એ ગુચી નાખે ને કે આ બાજુ આ બાજુ પાછું શરૂ થયું કે પેલા ભાગ વધે કોને એનું વર્ધમાન સ્થિતિ કોને નહીં જ્ઞાનનો ભાગ ભાગ તો વર્ધમાન સ્થિતિ છે પણ જ્ઞાનને વર્ધમાન સ્થિતિ તમે એમ જેટલું જાગે જેટલી જાગત અવસ્થા થાય એટલી પાછું એટલી તકલીફ હોય એનો ભય વધારે ભય પેદા થતા શરૂ થાય ને આ તો પછી શાંતિ લેવા અને ભય વધારે પેદા કરી જેટલા ભય તેટલું રક્ષણ એમાં મળે ને હા પણ પહેલો ભય તો પહેલાં નતો થતો ત્યાં ભય પેદા શરૂ થતો થયો ને પાછું તો પછી પાછી એનું પાછું એનું કાઉન્ટર બેલેન્સ પાછું રક્ષણ લેવા જવાનું ને રક્ષણ હોય જ ને હા પણ એટલે પણ એ પાછું પેલો ખ્યાલ રાખવો પડે ને પેલો ભાન ને પાછું ઉભું કરવું પડે ને પેલા ભાન ને ચોવીસ આઠ ઓગણીસો સિત્યોતેર ઠાકોરભાઈ પટેલ ને ઘેર પીછે પાર્લા નિકાલી બાબુ બધી નિકાલ કરી નાખવાનો સંભાવે નિકાલ નિકાલ જ કરવાનો કામ કરવાનું શું નિકાલ કોઈ કોઈ કોઈ કાઢી નથી કોઈ કશી કોઈ કાઢી નથી મૂર્તિ જવાનું પડે હા જાગ્રત અને જરાય કોઈ મન ઊંચું બધાના મન ઊંચા બેઠેલા પેલા બધાના ઊંચા અથાય હમાન હા બેઠા નથી ગાડીઓ થઈ ગોતમ પાસે બહુ પાર ચડાય ગોતમ વધી ગઈ ગોતમ મારા પગ પર મૂક્યો આપણો સબ્જેક્ટ તો દુનિયામાં અનેરો કોઈ દાદા વાંભળ્યું ના હોય વાંચેલ ના હોય આપણને શું ખબર કે આની નોંધ કરવા છે કોઈ નોંધ માગશે એવું ખબર નહીં આપણે જાણે કે આપણે ઉકેલાઈ ગયો દાદા ઉપયોગ મૂકીને પણ શોધવું પડશે એ કે છે કે દિવસ એમને સુરતમાં આખા સુરત ડિસ્ટ્રિક્ટને ભેગા કરીને ઉજવવાનો વિચાર છે દર બધા સાલ એ દાડે બાહુભાઈ ની ભાવના છે કે આખા સુરત ડિસ્ટ્રિક્ટ ના લોકો ને ભેગા કરીને ઉજવવું મોટી વાત છે તેની ક્રિયા છે ચોમાસામાં તો ના એ ચોમાસા ને ઉનાળાની વચ્ચે જુલાઈ મને ખ્યાલ છે કે જુલાઈ ની વાત અખબારો પડેલી લોકો પછી પાછળ પડા નીકળી જાય ના <laughs> નીકળશે બાંકડો ખાવા જતા એ બાંકડો લોકો ખાઈ ગયા નવા બાંકડા બધા જૂના લાકડાના બાંકડા અત્યારે બધા માણકડા બદલી નાખ્યા કેટલાક તો ચકુર ચકુર બોલે એવા બાંકડા આમાં હાલે આમાં હાલે એ સ્ટેશને જુદી જાત અત્યારે બધા છતાં નવા માગડા પર બેહારીને ફોટા લઈ ભૂમિકા લડી ગઈ બીજું શું કરે પણ એ ડિસ્ટ્રિક્ટમાં ઉજ્જવળ થવાનું છે વાત મને લાગી નહીં તો વડોદરા ના રહી છે મેં મુંબઈમાં વેપારી કરીએ બીજે બધે વેપારી કરીએ સ્વાદ નથી થાય ભૂમિકાને જોયું કેટલું બળ થતો બળ એમને આખા ગામમાં તમારા ગામમાં ગયા આખું કામ થઈ ગયું એમને ગામ ગયા આખું કામ એમના ગામમાં તો આખા કામ બહુ લાભ કોઈ ભેગા થતા નથી સત્સંગ માટે દેહ એટલા ટ્રાન્સમીટર છે તે અક્ષરે બોલાય નહીં ટેપ રેકર્ડ થઈ જાય બધું ફિલ્મ ઉતરી જાય ટેપ રેકર્ડ થઈ જાય બધું થઈ જાય ભાઈ આપણે અહીં બેઠા અહીંયા ફિગર બની નહીં હું શુદ્ધાત્મા છું એટલે આપણે કશું ના બોલે અમારી ભરતા નહીં પેલા ભરતે આ દેહ જેવો છે પરમાણુ બોડીનું બંધારણ જેવું છે બધા દેહ માત્રનું તે હવે આવું ખબર નહીં એટલે શું થાય એમાં ભરતા નથી ને એનાથી મોટું ટેપ રેકર્ડ થાય પેલું જાણે સારું આ તો મોટું થાય વર્તન નો હું ટેપ રેકર્ડ થાય તો આમ વર્તન કરતો હોય ને તે બી ટેપ રેકર્ડ થઈ જાય બધું ટેપ થઈ જાય હરેક વસ્તુ બાજુ બાજુબાજુના બધા આવી જાય બધા ટેપ થઈ જાય પછી યથાકાળ પાકે તાર ઉદય આવે આ બહુ મોટી જોખમદારી થાય દેશ અક્ષર અંધારામાં ના અવરું થાય ને અજવાળામાં અવરું ના થાય નહીં તો ત્યાં પ્રકાર દર્શન કરી સભ્ય ઉતરી જશે મારા માટે ભડકતા નથી આના માટે ભડકતા નથી બે એના માટે પેલું ના હોય તો કોઈ બોલે ગમે એવું ખાવ બોલે નહીં આની ખબર નથી ને આની ખબર નથી ને હા એ ખબર ના પડી શાસ્ત્ર એ ગાયું કઈ બોલશો નહીં કઈ વિચાર કરશો આપણે તો આવું શું કરતા આ મશીનરી એ છે તું બોલ્યા નહીં ટ્રાય થઈ જાય પછી જયારે પુરાવા ભેગા થાય અંદર આપણે ટ્રાન્સમીટરમાં ઉતારી ગયા પછી પુરાવા બધા ભેગા થાય તારે બધે તો થાય શું થાય આમાંથી બધા પુરાવા ભેગા થયા એટલે આવું ખબર જ નહીં દાદા એ પુરાવા સંયોગો રૂપે બહાર આવે ખરા સંયોગો રૂપે બહાર આવે એ પુરાવા સંયોગ રૂપે બહાર આવે નહીં તો બીજા કેટલા પુરાવા મહિને મહી આપણે હેરાન કરે તે પણ મહી સહયોગ ભેગા થાય તારે એ અંદર ના સહયોગ કહેવાય તે પણ સહયોગ તો ભેગો થવો સહયોગ વગર કોઈ તારા પુરાવા બહાર ના સાયન્ટિફિક સર્કમ આવી જાય કેમ જવું પ્રેમમય સાચું પ્રેમ એટલી જ આ પેપરેકમાં પોહાય એવું છે તેનો દસ સારો મળે મના પુરાવા જાય ત્યારે પણ દસ બહુ લઈ જતા ભડકે છે જયારે આટલું ભડકાવે છે નહીં તો તે એમને જયપ્રકાશ એમના નોકરોને કહી રાખ્યું બધા માણસોને સેક્રેટરી કે જોજો પેલા ફેરી કરી કંઈ લાવે નહીં મારે તો ત્યાં પેલું ઉતારી જશે તો ઉપાય ઉપાડી શકે એટલે પેલા બધા બધાની ફેરીઓ જોજો કરતા હતા ને